ભૌગોલિક સાધન જ ના આપે તો ભૌગોલિક સાધન અને અત્યારે આનંદ રહે છે આ મૂળ શોધિત રાજા અને રહે છે આનંદ આપના પૂર્વ લાલ કઈ છે નથી અને આપણે કેવા સંયોગોમાં મળીએ છીએ અગર જો સૌનો નહીં તો મારો અલગ સંયોગ ઊંઘ આવે અંદર મને થોડો અંદર ખોટો ઓળખ બાપાની બાપાની ઠંડી પડી જશે તમારા પાડોશી ક્યાં ગાવો તમારો તમારા ઓળખાણ અને ભગવાન થતો હતો ભગવાન માગતો હતા તમને સાચું એમ થયું તમે તો પહેચાન થશે એમને રિસ્પોન્સ મળે કઈક રિસ્પોન્સ મળે છે પાણી ક્યાં સુધી નથી કે તમારે તો મને બહુ તમારો મારો શું સંબંધ છે તો પૂર્વ બધું કોઈ ધૂણા બંધ હોય એટલા ગંગુર બંધ ભગવાને ના પાડે ગંગુર બરોબર ત્યાગ કર્યો કહ્યું વાંચું છું એટલે એમની જે કોઈ કેટલીક માન્યતાઓ જે માનતા છે એ તો કારણ કે આના એક ઓળખ થતો કરીએ આવે શું છે હમણાં તો એક જ ને હમણાં તો મન અને કાયા એક જ ને જ્ઞાન મળી જાય કાયા જતી આમ બંને અલગ છે પણ છે બંને સાથે હા અને આમ બંને અલગ મિક્સર સ્વરૂપે છે સ્વરૂપ અલગ છે એટલે બહુ બધા કાગળો આવે છે, બહુ બધા. કારણ કે આ બધું કયા સ્વરૂપમાં છે? આ બધું ઘણું જીવતું હોય ને, જીવતું બોલતું હોય ભંગ સ્વરૂપ કોને કહેવાય ને મિક્સર સ્વરૂપ કોને એટલે અમુક કેટલા ઘણા ઘણા સંશય બધા બધા બહાર બહાર પાડેલા છે બધું એટલું બધું ચાલ્યું. ખુલ્લું છે આ ચાર જુદી તો પડે જ છે ને જુદી તેર તેર પડી જાય ને હા જુદી પડી શકે એ એ મિક્સર સ્વરૂપ કહેવાય કમ્પાઉન્ડમાં પોતપોતાનો સ્વભાવ ફેર- ફેરફાર થઈ- બે વસ્તુનું કમ્પાઉન્ડ થાય જાય તો તેવી જ વસ્તુ ઉત્પન્ન થાય બે વસ્તુ પોતાના ધર્મો ગુણધર્મ ના થઈ જાય હમણાં તમે કહ્યું એટલે કોમ્પાઉન્ડ તને ઘઉં રહેવાના કયા હોય ઘઉં રહેવાના કયા હોય શું કરવું પડવાના હા પણ વેણવાના તને કયા હોય એટલે કાંકરા વીણવા છે છે ઘઉં માંથી કાંકરા વીણવાના છે પરિચય કઈ રીતનો બધા ઉતરતા નથી કારણ કે બહુ આવું મારો એવું છે મારો ઉપયોગ પણ હોય તમને સારા અમારે કરાવું દસ સુધીનો ઉપયોગમાં ઉપયોગ ઉપયોગ ના બધો થતું છે પણ બધું કરતા બીજું તમારે જુદા છે પણ આમ તો સાથે જ રહે છે ને સાથે એટલે સાથે સાથે નહીં જૂના રસીભાઈ લાગે નહીં એવું સમીપ છે કેવું છે જુદાપણાનો ભાષ જ ના થાય શું થયું તેથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે મને થઈ ગયું આકર્ષણ આવે એના જેવી વાત છે બરોબર સમજાયું નહીં બરોબર સમજાયું નહીં આ બધી અસરો થાય છે તાપની દુઃખની ચિંતાની ઉપાધિની જે અસરો થાય છે એ બધી આત્માને થતી નથી આત્માની જોડે આ ઉદ્ગલ છે તેને થાય અને એ આત્મા મારી કારણ કે ભૂગલ નો માલિક થઈ ગયો હું છું ના મારી માલિક થાય તો એ અસર થાય માલિક નથી તે રસ માલિક છે ને એટલે માલિક પણ એમ ના કહેવાય ડોક્યુમેન્ટ કરું લીગલી નથી લીગલ ડોક્યુમેન્ટ નથી અને પેલું છે તે કપના આપણા રૂપકો બહાર નીકળો આ મારું જે કરવું એટલે જે મનમાં આવે એ કરી શકાય એ પ્રમાણે નીચે પડ્યા પછી તારા પોતાના ના માનો એ શરીર ને પછી વળગેલા નથી પછી શરીર ને સાથે જોડાયેલા નથી એટલે પછી હવે મારું કહેવાય <laughs> <laughs> કૃષ્ણ ભગવાન ઊંચી ઊંધી રીતે જ એટલે આપણે તો હું પણ કહીએ ને એટલે મારું પણ મારું કહીએ અને પેલું આ એટલે બોલ આવે તો નહીં ફેરવતો બોલ આવે નિયમ રાખશે નિયમ રાખશે નિયમ રાખશે એટલે બરાબર તમને મનમાં દુઃખ લાગેલું તમારે ભાઈને કયા વિચાર મોટા ઘણા એટલે હું પોતે અને મારું એમ તો એ અલગ છે નામ છે એટલે હું પોતે હું પોતે નિપુણ છું તમારું નામ પણ નિપુણ એમાં જો ના થાય અંદર થઈ જતો નામની વાત કરો તો નામ પણ જુદું નથી માય નેમ ઇઝ નિપુણ. મારું નામ નિપુણ. હું નિપુણ. હું પોતે નથી નિપુણ. હું પોતે આનાથી મને પોતે માય હંમેશા સેપરેટ જ બતાવે છે હા એ બરાબર શું કે છે પાયજામો કે માય પેન્ટ અલગ કરી નાખે પછી બોડી આવી બોડીના સ્પેર પાર્ટ અલગ કરે વાત કરીએ તો હું એકલું જ રહેશે શું રહેશે કઈ કઈ વસ્તુ વાત થઈ શકે એમ છે બધી વસ્તુ વાત મન તો વાત થાય નઈ જેને દિવસ લખવો હોય ને તો એટલું બધું થાય કે નિબંધ લખતા માય માય માય જતું રહે તો પછી એનું આયનું અસ્તિત્વ શું કે આ એટલું વધે શું તો પછી હાજર તો નતો વાંધો આવે બહાર ગયો ખાવો કયો ભણે એટલા ભણે પાસ થઈ જાય પણ એમને કોમન સેન્સ નું બહુ એ એ બધી આપણે માનીએ તો આપણી જ છે એની બહુ ભયંકર શક્તિ છે આપણે શક્તિ બધી ખરાબ મારી પોતાની થવાય નથી કાઢી ઓલ ધીસ રિલેટિવ રિલેટિવ બીજા છોકરા એની પાસે કેસમાં રાખવાનો એમના છોકરીઓ બંધારી છોકરીઓ છે ને છોકરીઓ અને સાધન છોડી રાખે કાગળ કાગળ આ છોકરી ઉપર છોકરીઓ ઉપર પણ છોકરીઓ અમુક ના હોય ને ના પણ એવો આ તો તદ્દન ગંદવાયાનું શુભ પોતાનું એટલે ગંદવાયો દેખીને જ પડી ગયા છે તમે જો કોઈ આખી દુનિયાનો બધા બેઠો શું અને સુખ નહીં આ તો ગંજારું છે આ જલેબી સુખ દાખલા પછી તે મળતો ના હેતી બહુ એ તો પોતે ગંધાવાળું વ્યક્તિ કરી લખી છે પણ એ એ જ મન તો બહુ દેખાય છે મન તો આનંદ સહેજે છે એ વિચાર ના આવી બધું બધા વિચાર નહીં આવે સાઈડમાં એટલું બધું જોઈ નાખેલું ને એટલું બધું જોયું આસપાસ માણસ દેખાય ધંધો જ કરે તને પડે મારી સર્વે આ ક્ષણ પૂરતું આવડે કે ભાઈ ઠીક છે આ છે ને આમ છે પછી જો તો ભૂલાઈ જવાય બોલીએ છીએ સાદવા પ્રાણી કહેવાય સાત બોલીએ છીએ ને પછી પાછું આગળ આવી જાય અમે ખજાય એટલે કલાક મારતા પીતા છે બધા પડતા હિંમત આવી ગઈ દાળ થયા જરૂર છે પછી વાત નક્કી થઈ ગઈ ને પછી એ એવું લાગે છે કારણ કે આ સુખ તો એમ હજુ ને કોઈ સુખ ના હોય તો પછી એ છે જ એમ તો આપણે આવીએ જ નહીં વાળી શકીએ નહીં આ સુખ મળ્યું ને એટલે પોતાના આ સુખમાં આવી જાય ના supreme power in out of subject ભગત તો ભગત ના કરતો પૂજા સિવાય વાતો નીકળી ક્યાંય પણ એ છે ને ક્યાંય પણ નથી પેલા તો તને આગે? ચા કર. છોકરો છોકરો જ્યાં ઘરમાં હોય ત્યાં કેટલું બધું બોલાવે છે. તો બાપે તો આરામમાં આપવાનું. અરે જે પોતાને પછી કંઈક અમે પેલો છોકરો કતરી ગયો તેને વિધિ કરાવાયા વિધિ કતરી ગયો. ના એટલે લાઈટ ટાઈમ લાઈટ જવાની ચાર કલાક ની લાઈટ ચાર કલાક જવા મારી નહીં માનવાની એ તો અમારી માનવાની ક્યાં તો આમાં છે તો ડ્રામા પર જવાનો લાઈટ જતી એટલે ચામાં કઈ રહેવો જતી રોજ જે મા બાપ ને રજા નથી મળતી હા મા બાપ લોકોને મિલકત નહીં આવે તો બધું થઈ જાય ને મને ચોક્કસ નથી ચોક્કસ કહેવાય શું કરું મારી જે ચીજ હોય એને ગરમ થાય કે પરબત તરફ બોલાવી દેવા લોકો પરબત કેટલા બધા આવ્યા દુરુપયોગ નહીં કરે जगत बेकार सुंदर हो गया ગુસ્સા થાય છે દૂર થાય છે કપડા થાય છે વડવાઈ જાય છે મારા માટે જાય છે ઉમેદવાન થાય છે કંપના ચડાવે છે કાર્ય થાય છે બધા ફળ છે ફળ ફળ છે ને આપણે આપણું ગાડી ધ્યાન પર જે બધું બની રહ્યું છે એ બધું ફળ છે શું થયું એટલે હું નથી એટલે બીજ પડે જ નહીં કરતા આ તો તમે કરતા થઈને ફળ ના કહ્યું બીજ ના કહ્યું ભૂખ ના કહ્યું તો ખબર એ જોયું ના કર્યું આજે વધારે થાય ને ઘરમાં ભાવજરો થાય છે બધી મોટી તમારું આ કર્મ ફળ છે શું છે મારે શાંતિપૂર્વક બહુ અમે કહીશું શું સંભાવના નિકાલ કરી નાખો ઘટશે કે જે બીજા રહેલા મને સંભવિત ગણી નીચો ના કર્યો પણ પાર કરાવે છે આ પેટા અમે એટલી ખુલ્લું કરી અત્યાર સુધી આ દસ લાખ ઘરમાં ખુલ્લે થયું આ જે ખુલ્લું થઈ તેથી ચહેરો થયો ચહેરો ના રહે ને તમારી પાસે કેટલા વ્રત દેવડાયા હતા અને વ્રત પાયા નહીં પાછા તમે કોણ પીરા છો વ્રત પાયા નહીં પણ ઉઠાવીને પાર ના આવે પેલો વિચાર પર તમને હજુ પરિવાર કહું છું કે ક્રોધ કેમ થાય છે આપડે જાણવું જોઈએ શું નામ કરવું આપડે જાણવું જોઈએ ખોટું કરે છે બિહારી આવે બધા તમને લોકોને થોડું ગુસ્સો કર્યા કરે બિહારી જગાવું જોઈએ પણ જે ફળ છે રહેવાનું અને દોણે એવું આપી દાદા ફૂલ જાય છે આ ફળ છે આ ફળ આવ્યું શું આવ્યું એ ભેગા થાય છે ફળ આવ્યું કામ અને બીજી કોઈ વધારે ને તે તમારી હોય છે પછી માપી જશે ગુરુ છે ગુરુ પણ ગયા બંધ છે ને મારે માગે છે પૈસા જીવ પે કરવો એટલે બધો થઈ જાય ના કરે આપણા કાઢી ગયા ને રાત કાઢી ગયા તો ખર્ચ ના કરે રાત કાઢે શાંતિ જોઈ ને નમો વિચાર જોડે બેસી બોલો ને કોઈને જોડે બેસી બોલીએ ને એના આવે એમને ભરતની જોડે